ચિત્ત શુદ્ધિની દવા અમારી વાણી તો કોઈ કાળે સાંભળી ના હોય તેવી ગજબની અપૂર્વ છે આ વાણી સાંભળી સાંભળીને મહી ધારણ કરે અને ધારણ કરીને એના એ જ શબ્દો પોતે બોલે અને ધારણ રહે એ ટાઈમમાં ચિત્તની ગજબની એકાગ્રતા થયા કરે છે શુદ્ધ ચિત્ત તો શુદ્ધ જ છે પણ વ્યાવહારિક ચિત્ત છે તે આ ધારણ થવાથી તત્ક્ષણ શુદ્ધ થઈ જાય છે સિનેમાના ગીતો સાંભળવાથી તેટલો ટાઈમ ચિત્ત અશુદ્ધ થયા કરે છે મૂળથી અશુદ્ધ તો હતું અને તે વધારે અશુદ્ધ થાય અને બીજું કવિરાજના પદો ગાતી વખતે તે ધારણ થાય તેટલી ક્ષણ ચિત્ત શુદ્ધ થાય વગર સમજે આ નાનો બાબો પણ ધારણ કરીને બોલે છતાં બહુ કામ કાઢી જાય ધારણ થયા વગર બોલાય ધારણ કરી બોલે તેટલો વખત મહી પાપ બધા ધોવાઈ જાય બહાર લુગડા ધોતા તો આવડે પણ મહીનું શી રીતે ધુએ આ જગતમાં ચિત્તશુદ્ધિની દવા બહુ ઓછી છે બાર વીસ વર્ષ સુધી ગાય ને તેમાં જેટલી શુદ્ધિ ના થાય તેટલી શુદ્ધિ આ અહીં અમારી હાજરીમાં એક વખત આ પદ ગાય તેટલામાં ચિત્ત શુદ્ધ થઈ જાય છે પોતે બોલે અને પછી ધારણ કરે અને એવું જ ફરી બોલે ને તો એનાથી ગજબની ચિત્તશુદ્ધિ થાય ધ્યાતા ધ્યેય ને ધ્યાન એ ત્રણે એકરૂપ થાય ત્યાર પછી જ લક્ષ્ય બેસે એટલે અહીં અમારી હાજરીમાં તમારે તો ધ્યાન કરવાની જરૂર નહીં લક્ષ્ય વધારે રહે એ અનુભવ કહેવાય શુદ્ધાત્માના ધ્યાનમાં રહ્યા તે શુક્લ ધ્યાન આપણે શુદ્ધાત્માના ધ્યાનમાં હોઈએ ને ફાઇલ આવે તો એનો સમભાવે નિકાલ કરીએ એ ધર્મ ધ્યાન સાધ્ય વસ્તુ પ્રાપ્ત થઈ ગયા પછી સાધનની શી જરૂર ધ્યેય પ્રાપ્ત થઈ ગયા પછી ધ્યાતા ને ધ્યાનની શી જરૂર જગતના બધા માર્ગો તે સાધન માર્ગ છે ને આપણો આ સાધ્ય માર્ગ છે ધ્યાતા છે નહીં ને ધ્યેય નક્કી કરવા જાય છે ધ્યાતા ક્યારે થવાય જ્યારે જગત વિસ્મૃત થાય ત્યારે ધ્યાતા થવાય આ તો ધ્યાનમાં બેઠો હોય ને પૂછીએ કે તમે કોણ છો તો એ કહેશે કે હું મેજિસ્ટ્રેટ છું તે તેનું ધ્યાન મેજિસ્ટ્રેટમાં છે તો તે ધ્યાતા ક્યાંથી નક્કી થાય છતાં પણ જગતના લોકોને જ્યાં સુધી જ્ઞાની પુરુષ ના મળે અને તેમની પાસેથી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી મનની શાંતિ માટે કંઈક સાધનની જરૂર ખરી કોઈ ગુરુજી હોય તેમને ભલે આત્મજ્ઞાન ના હોય પણ ચોખ્ખા હોય વિષય અને લક્ષ્મીની ભૂખ ના હોય તો એમના ફોટાનું ધ્યાન ભલે કરે પછી ભલે તેઓ અહંકારી હોય છતાં એમનું ધ્યાન શાંતિ આપશે આ રિલેટિવ ધ્યાન કહેવાય સગડી ધ્યાન કહેવાય અને બીજું રિયલ ધ્યાન જ્ઞાની પુરુષ મળે તો પ્રાપ્ત થાય અને પછી તો પરમેનન્ટ શાંતિ મળી જાય આ રિલેટિવ ધ્યાનમાં જે શાંતિ મેળવો છો તે તો સાસુ બોલે કે તમારામાં અક્કલ નથી તો તે ધ્યાન તૂટી જાય ને ઉપાધિ ઊભી થઈ જાય સગડી ધ્યાન કામ ના આપે જ્ઞાની પુરુષ શું કરે કે કાયમની સમાધિ રહે એવું નિર્લેપ જ્ઞાન આપે જ્ઞાની મળે તો શું કરવાનું ક્રિયાકાંડ એ કશું નહીં કરવાના માત્ર આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ જ તપ નાભી પ્રદેશમાં આત્મા ખુલ્લો છે અમે આવરણ તોડી આપીએ ત્યારે ભગવાન દેખાય નાભી પ્રદેશના શુદ્ધ ભગવાન પ્રગટ થઈ જાય તો પોતે નિર્લેપ થઈ જાય છે જેમ પીપળાને લાખ વળગે તેમ આત્માને કર્મ વળગ્યા છે તેથી પ્રકાશ દેખાતો નથી પાંચ બાખાં છે તેનાથી પણ સાચું દેખાતું નથી ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન સાચું હોય નહીં જ્ઞાનીઓ અતિન્દ્રિય સુખ શાશ્વત સુખમાં હોય આત્માને જગાડવા તો જ્ઞાની પુરુષ જ જોઈએ એમાં બીજાનું કામ નહીં